Thank you. એટલે કર્મ ન બંધાયું dần và nó dài bảy lúc đó mới ra à rồi anh ấy chưa được một cái cái cái gì và khi qua rồi rồi rồi rồi rồi rồi એટલે સરકારે શું વ્યવસ્થા કરાવી પડે ચિત્રો લેતો તો આવી અને પછી જે અમેરિકા માં તો જાય જાત્રા કહેવાય ને હા એ વાત કરતા હતા આપના જૂના વાળા બરોબર બરોબર બરોબર તમે આમ ડરવાનું નહીં એક મણકો આગો કરી દીધો તો બુમા બુમ કરતા આટલા મણકા ગોઠતા પણ અમારો મણકો પછી ગયો અમારે બીજા ક્યાં આગળ રખતા નથી નામ કરોડ પાડી અને આ કરોડ નું પણ કે કશું અત્યારે અટકવાનું મનમાં ભાવ છે ને એ દંતરાય છે એ દંતરાય છે ભાવ આવે એ આપણે મનમાં ભાવ આવી ગયો તો કરવું મારા મારી પત્ની મુજબ આમ કરવું છે કે ભાવ કરો આવી જોતા કે ના થયું ભાવ કરો શું કરવું મારી પત્ની કરવા બધા ભાઈ નોકરીયા માણસ હોય અને બે હજાર પગારમાં કરીએ ત્યારે શું કરું ભાવ એ મારો એક પગાર થાય શું કર્યું બહાર નિયમ બીજું બધા બધા આશીર્વાદ ના કરો જરૂર પણ કઈ ભાવ કરવો પોતાની મહેનત ના ભાવ ભાવ ભાગી દેવાય છે જ્યાં શ્રીમંદર સ્વામી આવેલા ઘરમાં મહારાજ મને રાત્રે જે બન્યું શું શું આપણે જે બધું વિષયો માટે અમારી શક્તિ તો જ છે હા તો આવે છે શક્તિ એટલે આપણે ભાગી રહીએ શક્તિ એક લાખ રૂપિયા આપ્યા તમે લાખ રૂપિયા આપ્યા એનો બદલો છે આપણને આપણને કઈ મુશ્કેલ થઈ નહીં કઈ નહીં અંદર અંદર એટલે આપણે એ કચ્છી વાત નહીં આપણે જમા થાય છે ને પછી જમા રહ્યું ને કોઈ બાત નહીં નામ ઉઠી હોય આંધ્યનું નામ કરતો હોય કારણ કે ગીતા જે ગીતા છે જે જ્ઞાન છે તે ત્યાં પાલિતાણામાં ચાર કરોડ ફૂટ વિષ્ણુભાઈ માથે લીધું ત્યારે બે કરોડની જરૂર વિરાટના કરતા કરતા જ આવ્યા એમાંથી જે ઉત્તમ પ્રકારના હોય એ વિરાટ જે ગુરુ છે એ વિરાટનો સમજો કઈ કાળ છે અને વિરાટના કરવાની હા આદર આદર તે જાતની વાત વિરાજના કરવાની વિરાજના કરવાની ચિત્રભાન ચિત્રભાન ચિત્રભાન આ ચિત્રભાન કેટલાય માણસો જીવ કરેલા હા બરાબર અને એની આત્મામાં રહેતા હા કાર્યકારી થયા હતા બરાબર ચિત્રભાનના ઉપયોગ વાત કર્યો બરાબર Rupanya Selama dari Islam tadi Sangat berpikir Ada itu ya Belum Ini nama kita ini Nah Itu yang udah Udah itu Ini nama kita ini Ini nama kita ini Ini nama kita ini Ini nama kita ini Belum Ya, kalau kita ini Ini bertanggung kita ini ભાઈ આપણે બોલી નાખીએ પણ આપણે જરા કંઈ નામ કરે આમ ના આપણે બોલી નાખીએ અનુભવ ના થાય શું ભાઈ અને એટલે એક જ માની પેલા કે આ જીવન કેરીમાં આવે તે લીધો બરાબર કેટલી કેરી જતા હા ઉપરથી ચાલુ આવે છે અને આપણે તો રીતે થઈ ગયું સિદ્ધાંત બની રીતે વધુ ચાલુ આ એટલે ગુજરાતના નથી આપણે ગુજરાતમાંથી બહુ તમે આપણા ગુજરાત દાદા આમાં તો એ કીધું મને વાંચવું આપની રજાઓ તો આપનું જ આપનું જ વિધાન છે આ ખાસ નીકળે કરી હા હું હું વાંચી દઉં બધાને સાંભળવા મૂકતો આગળ મેરે બોલી ગુરુ દીરાтна એટલે જેના થતી કાય સામ્યો હતો એ કામિષ્ઠ વે આવી જને પોતે વિરાтна કરે એટલે જેનાનું મંથન થવાનું હતો તેનું ગંધન કરે એનું નામ પૂર્વ વિરાтна દીરાવ આ કારણે પૂર્વ વિરાтна પૂર્વ છે ઓ એનો હતો આ દાદાનું વચન વિધાન છે મને આ જ્ઞાન થયેલું કે પૂર્વ વિનાશક છું એનું ભાન થયા પછી આ જ્ઞાન થયેલું દાદાને હું તો મને પૂછવાનું મન થાય છે કે દાદા તમે ક્યાં પૂર્વ વિરાજક હતા એ અમને પણ કહો અમે પણ સાવચેત રહીએ અમારા ટોળામાં સાહેબ ધર્મ થયેલું એટલે આ પ્રાંતભાઈ એ પૂછે છે કે આપે જેમ કહ્યું કે પૂર્વ વિરાટક હતો એનું ભાન થયું એટલે અમારે શું કરવું અમે પણ અમારે એ રસ્તે આવું હોય તો અમારે શું કરવું એમ પૂછે દાદાની સાથે માફી માંગી તમે બતાવ્યા માફી માંગી દાદા દાદા જાણું પછી હિસાબ પૂરો Another કોઈ બાપો કોઈ નથી મારા માટે કોઈ નથી આ બધું પરીક્ષા કરી કે ક્યાં સુધી છે તો કે બરાબર છે મકમ તમે તો કારણ કે આ સંગ્રહાલય તો ભજન કરી ગયા રવિચંદ્ર મહારાજ રવિચંદ્ર સારા માણસ મારા માણસ બે ત્રણ લાગે ક્યાં સારી રીતે પડશે કઈક તો હોય ને દાદા એના કારણે શનિવારે એટલું પૂછ્યું કે તમારે દારિદ્ર ક્યાં પૂછ્યું આવું ખુલ્લે મળે તો આ બધા બેઠા મેં તો પંદર વખત ગુરુ કર્યા હતા કારણ તમે તો હજુ હમણાં થોડો તમે હમણાં કર્યા આ બધા આ બધું હું વિગત બહુ વિગત તમારે એટલા આવે તો નામ તમે મોકલી આપો મોકલું પંદર ના આટલા વ્યાપાર કરતા કારણે પૂર્વે કોઈ પણ નાની આવો ખુલાસો કર્યો નથી ના કરે ખુલાસો કરે ને ક્યારે પણ નથી કર્યો આ ખુલાસો ન થયો હોય ત્યારે ના એમનો પોતાનો થયો હોય તો એ ખુલાસો કરે એમની બધું તમારું ફક્ત જે ખુલાસો થયા હતા તે વિતરાક સંપૂર્ણ બોલે નહીં લખોય ના બોલે અક્ષરે ના બોલે ખુલાસો પડી જ નથી કોઈ માઉ નિમિત્ત આવી ના બોલે તો નીકળ્યા કરે છે દર્શન કરતા કારણ કે એવો એવું એમના ભાવ જ અને તો આમ કરે આવીને જ્ઞાન લીધા એ તમે ખટપટિયા કરી ખટપટિયા પેલા કાકા વિચાર ના ખટપટિયા વિચાર રબડી આવી હાથ લખે આજે બોલાવાનું આજથી શરૂ હતો ઘેર જઈને કલાક બોલી પછી સુઈ જાઓ તો એ બોલે એટલે હું તારી ઘરે આગળ થઈ જઈશ એક કલાક બોલી ને બોલે હું વિધિ કરી આવ્યો સત્સંગમાં ત્યાં જાત્રામાં બે કરોડ બાકી હતા હા હા પંચાવન હા દાદાની હાજરીમાં જે થાય બધું એ તો બહુ પરિવર્તન બધી જગ્યાએ રોજ તો સૂરજ ઉઠે દિવસ ઉઠે નવું જ કંઈક આવશે રોજ તો સુકે નવું જ આવશે આ ગઈકા થશે હમણાં દાદાની ચિંતા થઈ મહિનો દોઢ જેમાં મુંબઈના મહાત્માઓ રિપેરિંગ બહુ થઈ ગયા બહુ રિપેરિંગ થઈ ગયા મહાવીર જયંતિ પછી મહાવીર જયંતિ ઘણા લોકો કે ને ધંધામાં બરકત નથી તમારે બહુ હા હોય જાય મુદ્દો સમજાઈ ગયો છે મુદ્દો સમજાઈ ગયો છે મુદ્દો પછી ત્રણ દેરા સાથે જેમ ખેતીવાડી કરે છે ખેતીવાડી છે અને કૃષ્ણનું છે બધા બધા મોટું ક્ષેત્ર ગણાય ક્ષેત્રિયાન બહુ મોટું ક્ષેત્ર દાદા ભગવાન ના અસ્તિત્વ જયજયકારો ની પહેલી લાઈન ત્યાં કેસરિયાજી માં નીકળેલી પણ આ માં કેસરિયાજી માં અમે એવી જોઈ એ કડક કરતા ત્યાં ત્યાંથી શરૂઆત કરી હતી બધાએ એ બધા બોલ્યા તેને કામ થઈ જાય અરે જો કેવું થાય છે કામ સજ્જડ અસત્ય સત્ય બની જાય છે એટલે આપણે કહીએ દીધી કે cash bank of divine cash bank of divine service પૂરું મળે છે અક્રમ ક્યારે છે છે પગથે પગથ એટલે તમને ખુશ થઈ જાય હા હું તારે આવું જોઈએ એટલે હું જાણું દાદા અરે આ પતંગ ચાલતા ચાલતા રાતે ફરવાનું કામ બે ત્યારે મારા અત્યારે તો અત્યારે બધા કામકાજ જ એવા થઈ ગયા છે ને અત્યારે અત્યારે કંપનીમાં જઈએ મિલ માં હવે મશીન નું કામ એવું છે ને એમાં કેટલી બધી સ્ટીમ વપરાવાની કેટલું બધું ડીઝલ વપરાવાનું પ્રતિક્રમણ કરીએ પોતાએ જીવ મારાની શિક્ષા તો ખરું ગેસ બાળીએ ને બધું આ સ્ટવ કરીએ ગેસ કરીએ ગેસ ગેસનો સિલિન્ડર હોય છે ને ગેસ બાળીએ એ પણ બધું ખરું એનો વાંધો નથી આપનો તો આ ટ્રેનો જવું પડે આવવું પડે એ જરૂરિયાત ના ગણાય આમ ગાડીઓમાં ફરવું પડે હવે અહીંથી જવાનું હોય આવતા નથી આવશ્યક ભરાઈ જશે જોઈતું નહીં બરોબર આવશ્યક આવશ્યક તો આ લોકો ટેક્સીઓમાં ફરતા હોય કામ ધંધા માટે ગાડીઓમાં ફરતા હોય તો એને જવાબદારી શું આવે ગરીબ બહુ શું આવે જાગૃતિ આગલા દિવસે આગલા એટલે એવું હા વિમાનો અને બધું એમાં એક જાતનું ઓઇલ જ વપરાતું હોય છે સ્વતંત્રમાં ના હોય એવું નરકતી નથી બહુ નથી જતા બહુ નરકતી જવાનું હોય તે આરામ હોય આવું બધું પણ અત્યારે ઘણું ખરીને ટેક્સી અથવા પોતાની ગાડી સિવાય હોતું જ નથી અને એટલે ઓછા પછી એટલે પચીસ પચાસ માઇલ દૂર જ જવાનું હોય પાછું એટલે ગાડી ટેક્સીમાં જવું જ પડે એટલે શું જોખમ જવાનું જળકાય હોવા છતાં પણ આ તો એકેન્દ્રિય જીવ છે ને એકેન્દ્રિય જીવો છે તો પણ આટલું જોખમ છે કેટલા ગંદાય એ તો આ મોટી મિલો કેટલું બધું પાણી વપરાય કેટલું બધું તેલ વપરાય લોકો એમ જાણતા નથી કે પાણી એટલે પાણી છે એવું જ એટલે એમ જ પાણી જ જાણે ત્યારે ભગવાને એને કહ્યું ઉચ્છલ જલ કાળ કે જેને જ પાણી એવા જીવો જેનું શરીર જ પાણી છે એવા જીવો જલકાય જીવો જલ લોકોને ખબર ને લોકો પાણી નીકળે છે અને દોડીએ છે દ્વારકા વખતે નિયમ વાળો નિયમ આ જમીનો ખોદાય મકાનો બંધાય એ પણ જોખમ જાય નહીં જેટલા પગલા બંધાયેલ બસ પોતાની જવાબદારી અજાણ્યામાં શું થાય તો પાછું તો નરકંડી અજાણે પોતાને ખબર નથી કે આવું પેટ્રોલ પાડી રહ્યો છે પોતે તોય નરકંડી હજાર હજાર કોઈ પૂછતું નથી બરોબર આ ઇલેક્ટ્રિસિટી વપરાય એમાં જોખમ ખરું બધી જ જોખમ એમાં બધી જોખમ આમાં કેવી રીતે ખબર ના પડે અગ્નિકાયમાં તો પેલો જીવો ખરકે એમાં તો અગ્નિકાય જીવો હોય છે હા પણ એવું અગ્નિકાય હા દજાડે તો અત્યાર તો ઇલેક્ટ્રિસિટી ઉપર તો આખું જીવન જ ચાલતો હા કેવું કાય અગ્નિકાય કીધું પણ તેજ વાળું રજવાડા બરોબર રજનીકાય નામના જીવ હોતા નથી દેવકાય <laughs> મારા નામ નથી દેવકાય દેવકાય દેવકાય દેવકાય <laughs> પડછાયા નથી પ્રકાશમાં પ્રકાશ નથી ગુલામ પડછાયા નથી જે જીવો પડછાયા છે આ દુનિયા કેવું કાંઈ છે તો આને શું કે છે પડછાયા પડછાયા પડછાયા નથી સમજ થાય છે સમજ થાય સમજ થાય સમજકાય જીવો દેવકાય મારા નામથી ઉતારા દુનિયા હવે તેવું કઈ કહ્યું કેવું કઈ એને મને દેવું આ પ્લાસ્ટિક ને બધું હોય છે એ પણ જીવો ને લોખંડ ને તેથી ભગવાને કહ્યું આરામ પડી ગયો ક્રમિક માર્ગમાં આરામ પરિગ્રહ કોને શું કહ્યું પાત્રો વાળી હું જાઉં બેસો કેવી રીતે હાથ પગ વાળી ક્રમિક માર્ગમાં આરંભ પરિગ્રહ એ લોકો કોને કે છે ક્રમિક માર્ગમાં આરંભ પરિગ્રહ એ લોકો કોને કે છે ક્રમિક માર્ગમાં તો શું કે છે ક્રમિક માર્ગમાં એવું છે ને છે ત્યારે થોડી વાર પછી વિચાર આવશે વિચાર આવે એને ક્રમિક વર્ગ શું માર્ગ શું કે સમરમ સમરમ કે આ લોકો તો કાયદેસરના બધા લોકો અને આપણે જોયું વિચાર આવ્યો તો શું બરોબર સંભ્રમ થયો વિચાર આવે ને શું જાય છે બધી વાત ચાલી પછી તું કહું કે બધા દાદર લઈએ છીએ સમારંભ થયો ના દાદર લઈએ છીએ એમ બોલ્યો હું નથી એ દશાને શું કે સમારંભ અને ઉઠો એટલે આ અને પરિગ્રહ પરિગ્રહ તો આ છે એ બધા આરંભ પરિગ્રહ તરીકે થશે ત્યાર તારે ધમકી થશે તો અક્રમ વિજ્ઞાન છે તો સંગીત થાય આપણે જુદી રીતે આરંભ આરંભ પરિગ્રહ ના આપણે છોડી દેવાઈએ કઈ કઈ પરિગ્રહ કોઈ દાડો કરે જ નહીં આરંભે ના કરે પરિગ્રહ અરે આરંભ પરિગ્રહ કરનારાને થશે આરંભ પરિગ્રહ કરનારાને જ થશે આરંભ કરનારો અને પરિગ્રહ કરનારો એને જ થશે એને જ થશે મેં જુદો પાડી એટલે પેલું મનનું બધું રહેશે વાણીનું રહેશે અને પણ રહેશે તો પોતે જ છૂટો પડ્યો તો એટલે મને નહીં ફાવે જા ફાવે આપણે ઘેર જાઓ મધર છે માટી હવે હવે બધા છે ને શું બોલો અહંકાર કરીને બધું બંધ રાખે અહંકાર એ અહંકાર શુદ્ધ કરતા કરતા જવાનું અને અહંકાર એટલો બધો શુદ્ધ થાય કે જેમાં ક્રોધના પરમાણુ ના હોય ના પરમાણુ ના હોય માનના પરમાણુ ના હોય વિષયના પરમાણુ ના હોય એવો શુદ્ધ કરવાનો હોય કે હે અહંકાર શુદ્ધ અહંકાર ને શુદ્ધ આત્મા એક છે ક્રિયા કરવી પડે કઈ કઈ કહીએ ક્રિયા અમે કરેલી તારે પડે હા છૂટું પાડો હમ થઈ જાય અહંકાર થી આગળ વધવાનું એમાં પણ એક ક્રોધ નું પરમાણુ કાઢવા માટે એ લોકો શું કરતા હોય છે ક્રોધ નું પરમાણુ કાઢે લોભ નું પરમાણુ કાઢે એ કાઢવા માટે કાઢનાર કોણ અને કઈ રીતે કાઢે કઈ રીતે ભાવથી એ પોતે જ ભાવ કરે પોતામાંથી જ કાઢે નહીં ભાવ કરે એ ક્રોધ કાઢવાનો ભાવ ના કરે તો શાંતિ સ્થાપન કરવાના ભાવ કરે એટલે ક્રોધ ની સામે શાંતિ ના એટલે બધો પ્રતિબંધ ની જ ભાવના કરે શિવાય થાય એટલે પેલું શું એટલે પેલું પરમાણુ ખલાસ થઈ જાય આ કિનારે ગયા આ કિનારો સામો થયો બરોબર એટલે ક્રોધ ને કાઢવાને બદલે શાંતિ સ્થાપે એ નીકળે એવી વસ્તુ ને પરિણામ છે છે પરિણામ તો શાંતિ સ્થાપે એટલે ક્રોધ નીકળી જાય તો હજી માનવી માટે માનમાં અને માયા માયા માયા સરળતા પણ એ ઠેઠ મૂળમાંથી ખરાબ કરે ખરાબ જાય એના સ્વભાવ જેવો મારા મારા બિલકુલ ના હતા સારો હવે હોય સરસ બનાવી દેવા હતા ને બનાવતા પેલા બનાવતા સંત બનાવી જાય બનાવી જાય બનાવી જાય બનાવી જાય હા સાથી બનાવી જતો હશે સાથી બની જતો હશે પોતે લોકો બનાવી જાય એમાં પોતે કાપી એવું બની જાય લાલચ લાલચ નહીં કામ લાગે લાલચ અને કપટ એક જ કપટ અને લાલચ એક માલિક છે સમસ્યા જીવો તો ત્યાં જોયા બરોબર નહીં જોયા જીવોથી ભરેલું છે જયારે ત્યારે પેલું એટલે વ્યવહારમાં પણ આપણે અક્રમમાં પેલું અંદરથી કરતા ભાવ છોડ્યો એટલે આરંભ અને પરિગ્રહ નો માલિકી ભાવ છૂટ્યો પણ જયારે ત્યારે વ્યવહાર પણ પેલું આરંભ પરિગ્રહ વગરનો થવો પડશે ને આ વ્યવહાર આરંભ પરિગ્રહ વગર નો થવો પડશે ને કે આનું રિઝલ્ટ રિઝલ્ટ આવશે બરોબર કરવાનું આપણે અક્રમ વિજ્ઞાન છે ત્યાં કરવાનું ના નહીં કશું ક્રમિકમાં કર્યા ચાલે દેવ સ્વભાવ સીધા એના અંતર નીકળાયા કરશે અમારો તમારો કોઈ ધ્યેય નથી તમે જાણ માફ પડે